સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય વિશ્વની ઉત્પત્તિ થઈ તે વખતે ભગવાન પુરુષોત્તમ નારાયણે વૈરાટ બ્રહ્માની અંદર અક્ષર બ્રહ્માત્મક નાદ કર્યો અને પછી વૈરાટ બ્રહ્માની અંદર જે નાભી કમળ હતું એ નાભી કમળમાં નાદ થયો અને નાદ ધીરે ધીરે ઉપર આવ્યો એટલે બ્રહ્માના મુખમાંથી એ પ્રથમ મંત્ર બહાર નીકળ્યો સૃષ્ટિનો પ્રથમ મંત્ર એટલે ઓમ ઓમનો અર્થ બતાવ્યો ઉપનિષદોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં ઓમનો અર્થ થાય છે બ્રહ્મ ઉપનિષદોની અંદર પરબ્રહ્મ માટે પણ બ્રહ્મ શબ્દ વપરાયેલો છે એટલે ઓમનો અર્થ થાય છે બ્રહ્મ અથવા પરબ્રહ્મ ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ એ ઉપનિષદોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ વાક્ય છે એ વાક્ય લખેલું છે બ્રહ્મ અને પરબ્રહ્મ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા ગુણાતીતાનંદ સ્વામી રૂપે અને શ્રીજી મહારાજ રૂપે ગુણાતીતાનંદ સ્વામી એ બ્રહ્મનો અવતાર હતા અને શ્રીજી મહારાજ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે હતા અને સ્વામિનારાયણનો અર્થ પણ એ જ થાય છે સ્વામી એટલે ગુણાદિતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આત્મા અને પરમાત્મા આનો અર્થ થાય છે આપણા મનમાં પ્રશ્ન થાય આ અર્થ થયો કેવી રીતે તો સ્વામિનારાયણ મંત્રનો ઇતિહાસનો આપણે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે હમણાં આપણે સ્કીટ જોઈ એ સ્કીટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ચૌદમાના દિવસે શ્રીજી મહારાજે આ મંત્ર આપ્યો અને શ્રીજી મહારાજે જ્યારે આ મંત્ર આપ્યો તો તે વખતે શ્રીજી મહારાજે કઈ વાત કરી હશે જો શ્રીજી મહારાજને પોતાનું જ ભજન કરાવવું હોત તો શ્રીજી મહારાજના બે નામ હતા નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી તો નારાયણ મુનિ નારાયણ મુનિ અથવા તો સહજાનંદ સહજાનંદ ભજન કરાવી શક્યા હોત જો શ્રીજી મહારાજને ફક્ત રામાનંદ સ્વામીનું ભજન કરાવવું હોત તો રામાનંદ રામાનંદ પણ ભજન થઈ શકત પણ તે વખતે શ્રીજી મહારાજે એક નવો મંત્ર આપ્યો જેનું નામ છે સ્વામિનારાયણ શું કહ્યું હશે ત્યાર પછીની જે ઘટના બને છે એના પરથી આપણને ખ્યાલ આવે છે શ્રીજી મહારાજે ચૌદમાના દિવસે જેણે પૂછ્યું હશે એને જવાબ શું આપ્યો હશે પ્રસંગ એવો બને છે કે રામાનંદ સ્વામીનું દુઃખ ધામમાં ગયા હતા એટલે કચ્છના હરિભક્તોના મનમાં બહુ હતું એટલે એમનું દુઃખ હળવું થાય એના માટે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કચ્છની અંદર મોકલેલા હતા અને શ્રીજી મહારાજે સોરઠના પ્રદેશમાં વિચરણ કર્યું અને શ્રીજી મહારાજના દર્શનથી મહારાજની ચાકડીના અવાજ સાંભળવાથી શ્રીજી મહારાજે જે પુષ્પ ધારણ કર્યું હોય એ પુષ્પ સૂંઘવાથી માળા ધારણ કરી હોય એ માળા છે એ પહેરવાથી અથવા તો ફક્ત નામ જ સ્વામિનારાયણ નામ બોલે તો પણ ઘણા બધા લોકોને સમાધિ થઈ જતી સ્વામિનારાયણ મંત્ર બોલે સ્વામિનારાયણ મંત્રથી પણ સમાધિ થતી આ બધી વાતો મુક્તાનંદ સ્વામી પાસે કચ્છની અંદર આવી અને મહેરામ ભટ્ટે જ્યારે આ બધી વાતો એમને કરી તે વખતે મહેરામ ભટ્ટ જુનારી ભક્ત હતા રામાનંદ સ્વામીના વખતમાં કોઈ ચમત્કાર જોયેલો નહીં શાસ્ત્રમાંથી જે વખતે વાત થતી ભાગવતની વાતો થતી તો ભાગવતની અંદર પણ કોઈ અવતારોએ આ પ્રકારનો ચમત્કાર કરેલો નહીં એટલે કદાચ આ પાખંડ હોય આ ચમત્કાર બતાવીને જુવાન અવસ્થા છે જુવાન અવસ્થાની અંદર આ નીલકંઠ વર્ણી આવ્યા છે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો કદાચ છકી ગયા હોય ઉન્મત થઈ ગયા હોય અને ઐશ્વર્યાર્થી લોકોને કરવા હોય એ માર્ગે દોરવા હોય આ બધા વિચારો મુક્તાનંદ સ્વામીના મનમાં ચાલવા લાગ્યા એટલે મુક્તાનંદ સ્વામી શિવજી મહારાજને ઠપકો આપવા માટે સોરઠની અંદર આવે છે મેઘપુર ગામમાં ત્યાં આગળ મુલાકાત થાય છે પ્રસંગ એવો બન્યો કે શ્રીજી મહારાજ પોતે સભામાં બિરાજમાન હતા અને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવેલા છે એટલે એકદમ જ શ્રીજી મહારાજ પોતે ઊભા થઈ ગયા મુક્તાનંદ સ્વામીના સામા ગયા મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા એટલે મુક્તાનંદ સ્વામીના મનની અંદર એમ થયું કે અભિમાન તો આવ્યું નથી ઉન્મત થયા નથી હજી તો નિર્માની છે હું વાત કરીશ એટલે પાછા વળી જશે બહુ વાંધો નહીં આવે પછી જ્યારે જમવાનો સમય થયો તો તે વખતે શ્રીજી મહારાજે એમને પોતાના માટે જે બાજોટ મૂકેલો તેમના પર બેસાડી દીધા મુક્તાનંદ સ્વામીને પોતે નીચે બેઠા અને જે એમના માટે પીરસેલું હતું બધું એ મુક્તાનંદ સ્વામીને આપી દીધું આ બધું સન્માન મુક્તાનંદ સ્વામીને સાલવા લાગ્યું મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ સહજાનંદ આટલું બધું મારું સન્માન કરે છે એ ખૂંચવા લાગ્યું કે હમણાં આપણે જમી લઈએ બોલવું નથી જમ્યા પછી શાંતિથી વાત કરીશું અને ઠપકો આપીશું અને જમ્યા પછી એકાંતની પળોની અંદર મુક્તાનંદ સ્વામીના હયાની અંદર જે હતું એ બધી વાતો ઠપકા રૂપે એમને શ્રીજી મહારાજને એ પોતે કહેવા લાગ્યા મહારાજને કહે છે મહારાજ પાખંડ દિયો મેલી સત્સંગમાં ન થાવું ફેલી સમાધિ નથી કાંઈ સોયલી એ તો મોટા જોગીને પણ દોયલી એ તો જેને કેને કેમ થાય બીજા માને અમે ન મનાય રામાનંદ સ્વામી એવું કર્યું નથી પૂર્વે અવતારોમાં આવું કંઈ થયું નથી આ તમે પાખંડ ધર્મ ચલાવો છો અને બીજા બધા માનસ અમે નહીં માનીએ તે વખતે શ્રીજી મહારાજ પોતાનું માથું નીચું કરી અને મુક્તાનંદ સ્વામીનો ઠપકો બધો જ ગળી ગયા મુક્તાનંદ સ્વામીનો ઠપકો બધો જ સાંભળી ગયા બહુ ધીરે રહીને બહુ નરમાશથી એકદમ નિર્માની પડે શ્રીજી મહારાજે વાત કરી કે અમે બીજું કંઈ કરતા નથી બધા ભેગા થઈને રામાનંદ સ્વામીનું ભજન કરીએ છીએ અને એ ભજનમાંથી કંઈક થઈ જાય છે તમારે પૂછવું તો તમારા સેવક સંદાસ સંદાસને પૂછી જુઓ હવે આવી જ્યારે વાત કરી અને સંદાસથી ત્યાં જ હતા શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી સમાધિ થઈ અને સમાધિની અંદર રામાનંદ સ્વામીના દર્શન થયા શ્રીજી મહારાજના દર્શન થયા રામાનંદ સ્વામી શ્રીજી મહારાજની સ્તુતિ કરે જેવા દર્શન થયા અનંત અક્ષર મુક્તોના દર્શન થયા સમાધિમાંથી જાગૃતિને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ વાત સાચી છે તમે આ માનો રામાનંદ સ્વામીને ચોવીસ અવતારો શ્રીજી મહારાજની સ્તુતિ કરતા તેવા મને દર્શન થયા છે માટે આ વાત ખોટી નથી અને મુક્તાનંદ સ્વામીના બીજા બે શિષ્યો હતા એક જેઠો કરીને હતા એક માધવદાસ કરીને હતા એ બંને પછી આવીને વાત કરી કે આ શ્રીજી મહારાજ સાચા છે સમાધિ સાચી છે તમે ખોટું માનતા નહીં રામાનંદ સ્વામી કહી ગયા છે રામાનંદ સ્વામી ઉલટાનું સમાધિમાં એવું કહે છે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી મારા શબ્દો મુક્તાનંદ સ્વામી કેમ ભૂલી ગયા એમ કરીને ઠપકો આપે છે એટલે મુક્તાનંદ સ્વામીના મગજની અંદર ગડમથલ શરૂ થઈ અને ત્યાંથી પછી કાલવાણી જાય છે અને કાલવાણી ખાખરાના વનમાં રામાનંદ સ્વામી દર્શન દે છે ત્યારે બધી ભ્રમણા ભાગી જાય છે બધા ચાર પદો લખ્યા ભ્રમણા ભાંગી રહ્યો હોય યારી આરતી બનાવે છે જય સદગુરુ સ્વામી પણ એ જે વાત કરી મુક્તાનંદ સ્વામીને અમે બધા ભેગા થઈને રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ એમાં કંઈક થાય છે ભજન કોનું હતું સ્વામિનારાયણ રામાનંદ સ્વામીનું ભજન તો હતું નહીં તો મુક્તાનંદ સ્વામીના મનમાં તે વખતે પ્રશ્ન નહીં થયો હોય આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો ને તમે બોલો છો રામાનંદનું ભજન કરાવે કેમ મેળ બેસે તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને શું કહ્યું હશે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા એમાં કૃષ્ણ રહેલા હતા તે વખતે અનુમાનથી એવું કહી શકાય ને આપણે બધા સદગુરુ સંતો અને ગુરુ પરંપરા દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ લોકો એવી વાત આપણને સમજાવે છે કે તે વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને એવી વાત કરી કે આ સ્વામી એટલે રામાનંદ સ્વામી અને એમાં કૃષ્ણ રહ્યા છે નારાયણ એટલે સ્વામિનારાયણ ભક્ત સહિત ભગવાન છે એનું આ ભજન છે હવે એ વાત થઈ પણ ખાખરાના વનમાં જ્યારે દર્શન થયા ખબર પડી આ રામાનંદ સ્વામી તો શ્રીજી મહારાજ છે એટલે આરતી બનાવી જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતર્યામી એ વાત થઈ ગઈ અને સંવત અઢારસો સડસઠની સાલમાં ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં થયો અને તે વખતે જ્યારે શ્રીજી મહારાજ પેલી છડી ગુણાત્તાન સ્વાઈન છાતીમાં અડાડી અને કબીરની હોરી બોલાઈ કોટી કૃષ્ણ જોડે હાથ કોટી વિષ્ણુ નમે માત કોટી બ્રહ્મા કથે જ્ઞાન કોટી શંકર ધરે ધ્યાન સદગુરુ ખેલે વસંત એવા સદગુરુ કોણ બધાએ વાત કરી મહારાજ આપ શ્રીજી મહારાજ કેવા સદગુરુ તો ગુણાત્તાન સ્વામી છે અને હું તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું ત્યારે ખબર પડી સદગુરુ તો આ છે તો સ્વામી તો આ થયા અને નારાયણ થયા શ્રીજી મહારાજ સ્વામિનારાયણનો અર્થ એ થાય કે સ્વામી એટલે ગુણાત્તાન સ્વામી નારાયણ એટલે શ્રીજી મહારાજ આખો ઇતિહાસ છે અને ફક્ત આપણી પરંપરામાં આપણને કદાચ પ્રાપ્ત થયું હોય તો કદાચ કોઈક માણસના મનમાં બહારના માણસમાં અહીંયા આગળ જે સત્સંગી માત્ર તેના મનમાં કોઈ શંકા છે જ નહીં એમને ગુરુના વચનમાં વિશ્વાસ છે થોડી બુદ્ધિ વાપરે તો એ ખબર પડે આ સ્વામિનારાયણ નવું ઇન્ટ્રોડ્યુસ કરવાની કોઈ જરૂર હતી જ નહીં આ ઇન્ટ્રોડ્યુસ કર્યું જ કેમ તો કંઈક રહસ્ય હોવું જોઈએ કંઈક તત્વ સમાયેલું છે કંઈક સત્વ સમાયેલું છે તો આ મારે બાકી બની શકે નહીં અસંભવ વસ્તુ છે પણ કદાચ બહારના કોઈ વ્યક્તિ કે ખાલી તમારા સંપ્રદાયમાં મીન્સ તમારી પરંપરામાં આ વાત છે એવું નથી અદ્ભુતાનંદ સ્વામીની વાતો છે શ્રીયરની અદ્ભુત વાર્તાઓ અદ્ભુતાનંદ સ્વામી લખી છે ત્રીજા પાના ઉપર અદ્ભુતાનંદ સ્વામી રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછીના ચૌદમાનો જ પ્રસંગ છે એનું પોતે વર્ણન કરે છે એમાં વાત કરી તે વખતે ભજન કેવું થતું રામકૃષ્ણ ગોવિંદ ભજન થતું હરે ગોવિંદ ભજન હતું હરે નારાયણ ભજન થતું એવા બહુ નામવાળા ભગવાનનું ભજન થતું હતું એને અળસાવીને એને બંધ કરાવીને સ્વામિનારાયણ એ બે નામ સાર્થક બે નામવાળું ભજન શુભ ભજન એ શ્રીજી મહારાજે ચલાવ્યું એનો અર્થ એવો હતો તે વખતે પણ શ્રીજી મહારાજે વાત કરી તો જ બીજા પરમહંસોની વાતોમાં આવે અને આ પુસ્તક છપાયું છે વડતાલ તરફ છપાયું છે શાસ્ત્રી હરજીવન દાસ એને એડિટર હતા ઘણી બધી વાતો એમને એડિટ કરી નાખેલી છે પણ બધી વાતો અમુક રહી ગઈ છે અને એ રહી ગયેલી વાતો આપણી પાસે અહીં આગળ આવે ત્યારે આપણને ખબર પડે છે આ વાત છે વાત સાચી છે ગુણાદિતાનંદ સ્વામી એક વખત જુનાગઢમાં હતા અને જુનાગઢમાં સ્વામી કોઠારની અંદર ત્યાં આગળ એક જેતપુરના સુથાર હતા માધા સુથાર એમને કોઠારમાં લઈ ગયા અને કોઠારમાં લઈ જઈને વાત કરી કે તમારો પગાર બહુ ચડી ગયો છે એંશી રૂપિયા પગાર તો પગાર તમે લઈ લો માધા સુતારે હાથ જોડીને વાત કરી કે સ્વામી મારે પૈસા જોઈતા નથી ભલે પગાર ચડી ગયો મારે જોઈતા નથી મને તમારો સિદ્ધાંત કહો ગુણાતાન સ્વામી બહુ રાજી થઈ ગયા ગુણાતાન સ્વામી કે જેમ નરનારાયણ છે જેમ લક્ષ્મીનારાયણ છે જેમ રાધાકૃષ્ણ છે એવી રીતે સ્વામિનારાયણ સમજવા અને પછી ગુણાતાન સ્વામી એવું બોલ્યા કે શ્રીજી મહારાજની સાથે અમારું ભજન થાય છે એટલું તમે સમજશો આમાં બધો સિદ્ધાંત આવી ગયો હા અમારો સિદ્ધાંત છે એ ગુણાતીતાનંદ સ્વામીના સ્વમુખના વચન ભગતજી મહારાજ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને વાત કરી સુરતની અંદર અને સુરતમાં એક વખત ભગતજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે શાસ્ત્રી મહારાજ ચમક્યા આ શાસ્ત્રી શાસ્ત્રીજી મહારાજ એટલા માટે ચમક્યા સ્વામિનારાયણ નિષ્ઠાની વાત કરે સ્વામિનારાયણ તો સાધુ થયા છે એમના માટે તો સાધુ થયા એમની માળા કરીએ છીએ એમનું ભજન કરીએ છીએ આ બધું કરીએ છીએ પછી કહ્યું કે હા શ્રીજી મહારાજે સર્વોપરી ભગવાન માનું છું નિષ્ઠા થઈ છે ભગતજી મહારાજે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી સ્વામી એટલે અક્ષર તમને તો ખાલી નારાયણની નિષ્ઠા થઈ છે હજી સ્વામીની નિષ્ઠા થઈ નથી જો ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનો તો સ્વામિનારાયણની પાકી નિષ્ઠા થઈ કહેવાય ત્યાં સુધી અધૂરી કહેવાય પચાસ ટકા નિષ્ઠા થઈ કહેવાય આ વાત કરી કે હું એમ ના માનું મારા ગુરુ મને કહેતો માનું આ પ્રસંગ આપણે ખબર છે એમના ગુરુ એમના મુખે ભગતજી મહારાજે વાત કેવડાવી અને શાસ્ત્રીજી મહારાજ પલંગ નીચે સંતાઈ ગયા તને બહાર નીકળ્યા અને આ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર વિગતથી આ પ્રસંગ આપેલો છે હવે આ વાત શાસ્ત્રીજી મહારાજના હાથમાં આવી અને શાસ્ત્રીજી મહારાજ બધું પ્રવર્તન કર્યું અક્ષર પુરુષોત્તમના મંદિર કર્યા સ્વામી અને નારાયણ છે એના મંદિર બનાવ્યા અને ઓગણીસો ને આડત્રીસની સાલમાં સ્વામિનારાયણ પ્રકાશ એનો પ્રારંભ થયો એમાં ખેંગારજીભાઈ ચૌહાણ ઉપર શાસ્ત્રીજી મહારાજ એ પોતે કાગળ લખે છે અને કાગળમાં શાસ્ત્રીજી મહારાજ લખે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી આ આપણી ઉપાસના છે ભ્રમરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના એનું પ્રવર્તન કરું એના માટે આ સ્વામિનારાયણ પ્રકાશ છે એનો હેતુ શું છે આ તો મેં તમને એક વાત કરી બીજી બધી વાતો પણ શાસ્ત્રીજી મહારાજ એ પત્રમાં લખેલી છે સુરત ભાવની વાત છે નિયમ ધર્મની વાત છે એ બધી વાતો પણ સાથીજી મહારાજે આ પ્રથમ પત્રની અંદર લખેલી યોગીજી મહારાજ જુનાગઢથી આવેલા હતા અને યોગીજી મહારાજ ગામડે ગામડે જાય બાળકોની સભા થાય અને આ ધૂન શરૂ કરે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ સ્વામી તે ગુણાતીત સ્વામી પુરુષોત્તમ સહજાનંદ સ્વામી આ બાળમંડળની અંદર બધા ગળથુતીમાં યોગી બાપા સંસ્કાર આપતા અને આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજે તો મંત્ર મહોત્સવ બે હજાર એકની સાલમાં ગરડાની અંદર ધામધૂમપૂર્વક કર્યો એક્યાસીની સાલમાં પંચ્યાસીની સાલમાં બાળુની સાલમાં મંત્ર મહોત્સવમાં કરોડોની સંખ્યાની અંદર હરિભક્તોએ સ્વામિનારાયણ મંત્ર છે એની બધી પોથીઓ ભરી એના મોટા મોટા યજ્ઞ થયા અને તે વખતે પણ આ મંત્રનો અર્થ શું થાય છે એની વિગતની સમજણ ગામડે ગામડે શહેરે શહેરે દેશ પરદેશની અંદર બધા લોકો પાસે આ સમજણ છે સમજણ પહોંચાડી એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે ભગવાનના જન્મગલ નામાવલીમાં એકસો ને આઠ નામ છે એ એકસો ને આઠ નામમાંથી સૌથી વધારે તમારું પ્રિય નામ કહ્યું જો તમે કદાચ ખ્યાલ હશે સ્વામિનારાયણ પ્રકાશની અંદર લેખ આવતા સદગુરુ સંતોના પણ લેખ આવતા કે તમને જે પ્રિય નામ હોય દાખલા તરીકે તપહ પ્રિયા એનામાં કોઈ પસંદ કરે એના આધારે પછી શ્રીજી મહારાજ ને તપનું માનવું હતું ને મહારાજે તપનું પ્રવર્તન એ બધી વાત આવે પ્રભુ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા પ્રભુ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે આ એકસો ને આઠ નામ છે એમાંથી તમારું પ્રિય નામ કયું પ્રમુખ સ્વામી કે સ્વામિનારાયણ હવે જો સિદ્ધાંતની વાત આવી ગઈ આખી અને પચાસમું નામ છે આ જન્મંગલ નામાવલીમાં બીજા બધા ગુણ બતાવ્યા ઓમ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી વાસુદેવાય નમઃ નરનારાયણાય નમઃ પ્રભવે નમઃ આ બધું આવે તો સદગુણોની વાત આવે પણ અહીંયા તો નરનારાયણ પણ ભક્ત સહિત ભગવાન આવે પણ અહીંયા જે વાત કરી એ સ્વામિનારાયણ બ્રહ્મ અને પરબ્રહ્મ એની આ વાત છે હવે આ જે મંત્ર છે એ સર્વોપરી શા માટે કારણ કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન એમણે આપણે આ મંત્ર આપ્યો માટે આ મંત્ર સર્વોપરી થાય એક તો આ વાત બીજી વાત મનુષ્ય દેહનું અંતિમ લક્ષ્ય આત્યાંતિકી મુક્તિ એ ક્યારે થાય બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મની ભક્તિ કરીએ જ આત્યાંતિક મુક્તિ છે આ મંત્રનો અર્થ જ એ થાય છે અને ભક્ત અને ભગવાન જે વડતાલના પાંચમા વતનામૃતમાં વાત કરી કે ઉત્તમ ભક્તની સેવા ભગવાનની સાથે જો કરે તો સો જન્મની કસર આ જન્મમાં ટળી જાય તો ભગવાનની સાથે ભક્તનું નામ છે એટલે આપણે જ્યારે સ્વામિનારાયણ બોલતા હોય તો તે વખતે ભગવાનની સાથે એ ઉત્તમ ભક્ત છે એની પણ પૂજા સાથે થાય છે આ બધા જ અર્થો એ સ્વામિનારાયણ સાથે સમાયેલા છે માટે આ મંત્ર સર્વોપરી શ્રીજી મહારાજે વતનામ્રતમાંનો ઘણો મહિમા કયો છે શ્રીજી મહારાજે વાત કરી લોયાનું છઠ્ઠું વચનામૃત એ વચનામૃતમાં શ્રીજી મહારાજના શ્રીમુખના વચન છે શ્રીજી મહારાજે વાત કરી ભગવાનનો ભક્તો હોય એ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય તે વખતે મનની અંદર ભૂંડાઘાટ થાય પણ ભૂંડાઘાટ કેવા થાય એનું વર્ણન કર્યું છે જેમ સમુદ્રની અંદર લોઢ ઉછળે સમુદ્રની અંદર મોજાઓ આવે આ સુનામી જાપાનની અંદર આવ્યો દસ મીટર બાર મીટર તેર તેર મીટરનો એ જે મોજા પાંત્રીસ ફૂટ છત્રીસ ફૂટના મોજાઓ આવે એમ એક પછી એક સંકલ્પ જ્યારે ઉઠવા માંડે એ સંકલ્પ સમાવા કેવી રીતે તો તે વખતે શ્રીજી મહારાજ કહે છે કે ઉચ્ચ સ્વરે તાળી વજાડીને નિર્લજ થઈને સ્વામિનારાયણ મંત્ર છે એ બોલવા લાગુ અલે હે દયાનિધિ હે કૃપા સિંધુ એમ ભગવાનની સ્તુતિ કરવી મુક્તાનંદ સ્વામી અધિક મોટા સંતોના નામ દઈને પણ સ્તુતિ કરવી તો મનના બધા જ ભૂંડાઘાટ માત્ર છે ને શમી જાય એટલી બધી તાકાત એ મંત્રની અંદર છે એ શ્રીજી મહારાજ પોતે આ વતનામ્રત લોયાના છઠ્ઠામાં વાત કરે છે બીજું વતનામ્રત છે ગરડા પ્રથમ પ્રકરણનું છપ્પનમું વતનામ્રત એ વતનામ્રતમાં છેલ્લી લીટીમાં મહારાજ વાત કરે છે શ્રીજી મહારાજે વાત કરી કે જો અંત ઘડીએ સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ થાય તો એ ગમે તેવો પાપી હોય એ બધા પાપ થકી મુકાય અને ભગવાનના ધામને પામે એવું એ સ્વામિનારાયણ મંત્રની અંદર બળ છે આ ઉપાસનાની વાત કરીશ એ વતનાવ્રતમાં એટલી બધી તાકાત છે ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં તો ઘણો બધા ઉલ્લેખો સ્વામી પોતે કરેલા મૂંઝવણ આવે તો શું કરવું જેમ બાળક માતાને વળગી પડે એમ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગુ ભજન કરવા લાગુ મૂંઝવણ ટાળવાનો ઉપાય અંતરમાં ટાઢું રહ્યા કરે ધગી ન જાય એના બે ઉપાય ભજન ને કરતા પડું ભજન કહ્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બીજી હમણાં વાત કરી પ્રવક્તાએ કે સ્વામિનારાયણ મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આ જ બળ્યો નથી અને એ મંત્રે કાળા નાગનું ઝેર છે એ ઉતરી જાય વિષય ઉડી જાય અને ભ્રમરૂપ થઈ જવાય કાળા નાગનું ઝેર શારીરિક તકલીફો દૂર થાય વિષય ઉડી જાય માનસિક તકલીફો દૂર થઈ જાય ભ્રમરૂપ થાય આત્માની બધી તકલીફો દૂર થઈ જાય જન્મ મરણમાંથી મુક્ત થાય એટલે જો કોઈ સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ શ્રદ્ધાપૂર્વક કરે શારીરિક તકલીફ માનસિક તકલીફ અને આત્માની બધી તકલીફો દૂર થાય એક મંત્રની અંદર ગુણાતાન સ્વામી કહી દીધું યોગી બાપાને સાપ કરડેલો ડાબા હાથની પહેલી આંગળી એમાં સાપ કરડ્યો ઝેરી નાગ હતો એટલું બધું કાતિલ ઝેર હતું યોગીજી મહારાજ ક્યારેક ક્યારેક સવારની અંદર આંગળી બતાડતા જ્યારે મંત્રનો મહિમા આવે હવે એ આખું આખું ટેરવું વાંકું વળી ગયું હતું રાજવૈદે વાત કરી કોઈ માણસ બચી શકે નહીં રાજકોટ લઈ જવા એવી પરિસ્થિતિ હતી નહીં શાસ્ત્રીજી મહારાજે વિનંતી કરી કે કોઈ ડૉક્ટરને બતાવો ને તો જોગી બાપા ધામમાં જતા રહેશે સ્વામી કે કાંઈ જરૂર નથી ડેરી પાસે લઈ જાઓ બધા અખંડ ધૂન કરો અને અખંડ ધૂન કરી આ તો મૂર્તિમાન શાસ્ત્રીજી મહારાજના વખતના ઘણા હરિભક્તો હતા સંતો હતા જોગી મહારાજ પોતે હતા અને જોગી મહારાજ આ બધું બતાવ્યું કે કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય એવી સામર્થિ એ એની અંદર છે જે હરિભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે એના જીવનમાં પણ આ લાભ થાય છે અમદાવાદમાં ડૉક્ટર મધુભાઈ છે એ ડૉક્ટર મધુભાઈ નાની ઉંમરની અંદર વિધુર થયેલા એમના પત્ની ધામમાં ગયા તે વખતે એમના દીકરા નાના હતા તેજસ પટેલ આજે બહુ મોટા કાર્ડિયોલોજીસ્ટ છે સૌથી વધારે એન્જિયોપ્લાસ્ટી અને સૌથી વધારે એન્જિયોગ્રાફી કરનાર વ્યક્તિ એ ઇન્ટરનેશનલ જર્નલની અંદર તેજસ પટેલનું નામ છે રેડિયલ એન્જિયોગ્રાફીનો પ્રારંભ એ તેજસભાઈ પટેલે કરેલો હવે એમના પિતાજી મૂળ સોજિત્રાના દર અઠવાડિયે એક વખત સોજિત્રા આવે અને ફર્સ્ટ એડ કિટ હોય ફર્સ્ટ એડ કિટ લઈને ત્યાં આગળ આવે જે કોઈ પેશન્ટ આવે મફત જોઈ આપે એની પાસે કોઈ પૈસા લે નહીં એક વખત સોજિત્રા ગયેલા અને સોજિત્રામાં ફોન આવ્યો અને ત્યાં આગળ ગયા તો એ જે ભાઈ હતા એના પત્નીને હાર્ટ એટેક આવેલો એમને જોયું બહુ સિરિયસ છે અને તાત્કાલિક એને પમ્પિંગ કરવું પડેલું આપવું પડે એવું હતું જ પરિસ્થિતિ એવી હતી દવા લખી આપી કીધું નજીકના ગામમાંથી દવા લેવા આવતા અડધો કલાક થઈ જાય કરું છું એ જે ભાઈ હતા એ ભાઈએ વાત કરી કે કોઈ ઠેકાણે દવા લેવાની જરૂર નથી તે વખતે આપણી પાસે જે ઓલ ઇન વન મૂર્તિ છપાયેલી જૂની એ મૂકી દીધી અને સતત એમના પતિ ત્યાં હતા અને આપણે હાર્ટ ઉપર ચેસ્ટ ઉપર દબાવવાનું શરૂ કરી દીધું અને આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અડધો કલાક ચાલ્યું મધુભાઈ કે પ્રથમ વખત મારી આંખ સામે મંત્રનો ચમત્કાર મેં જોયો એ બેન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા થોડા વર્ષો પસાર થયા એમને એક કોલ આવ્યો આમંત્રણ આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં છે ને માંદા પડ્યા છે તો આપ આવશો એણે કીધું હું આવું તે વખતે એમનો દીકરો તેજસ બારમા ધોરણમાં બાર સાયન્સની પરીક્ષા બોર્ડની પરીક્ષા અને એમણે કીધું હું આવું પણ સાંજે જોઈને પાછો જતો રહીશ પ્રમુખ સ્વામી મહારાજે જોવા માટે ગયા પ્રમુખ સ્વામી માંદા હતા તાવ હતો પ્રથમ દર્શને ડૉક્ટર મધુભાઈને શાંતિનો શેરડો પડ્યો શાંતિ શાંતિ થઈ ગઈ મન મને હૃદયની અંદર એમના મનમાં એમ થયું કે દર્દી હું છું કે આ છે અને મારું દર્દ દૂર કરવા માટે મને બોલાવ્યા છે બધું જોઈ લીધું વાત કરી વિનંતી કરી કે સ્વામી હું રજા લઉં છું જાઉં છું પ્રમુખ સ્વામી મહારાજે ના પાડી પ્રમુખ સ્વામી મહારાજે કીધું સવારે મારી પૂજા પતે પછી તમે જજો બહુ સારું સવારે પૂજા પતી અને સ્વામી પૂજામાં બોલાવ્યા પ્રસાદીનો હાર ત્યાં પહેરાવ્યો મધુભાઈને આશીર્વાદ આપ્યા કીધું કે મારા દીકરાની આજે પરીક્ષા છે એટલા માટે મારે ગઈકાલે જવું હતું એને થોડું બળ મળે એના માટે સ્વામી કે બોર્ડમાં નંબર આવશે આશીર્વાદ આપ્યા તેજસ પટેલનો બોર્ડમાં ત્રીજો નંબર આવ્યો બાર સાયન્સમાં અને પછી બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો થ્રુ આઉટ ફર્સ્ટ આવ્યા ગોલ્ડ મેડલ એમને પ્રાપ્ત થયો આ બધું થયું એમને પ્રતીતિ થઈ ગઈ સ્વામિનારાયણ મંત્રની અંદર તો અત્યારે એમને જે ટેવ પાડી છે તો એ ટેવમાં વચ્ચે મધુભાઈ મળેલા આ બધી વાતો એમને કરેલી એ વ્યક્તિનું નિયમિત જીવન સફેદ કપડાં સિવાય કોઈ કપડાં નહીં જીવન નિયમિત એક ધારું જીવન સવારે ઉઠવાનું નિયમિત સુવાનું નિયમિત આપણે બધાને પ્રેરણા થાય પ્રેરણા મળે એવું એમનું જીવન એ મંદિરે સવારે દર્શન આરતી ના કરે સભાની અંદર આવીને બેસી જાય સભામાં આવ્યા પછી એ પણ ઠાકોરજી પાસે જાય ઠાકોરજીના દરવાજા બંધ થાય બાર વાગ્યા સુધી નવથી બાર સુધી ત્રણેય ખંડની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ચાલુ એમને એવી પ્રેક્ટિસ પડી ગઈ છે સભામાં બેઠા હોય તો પણ સ્વામિનારાયણ મંત્ર ચાલુ હોય આમ ગુણાતાન સ્વામી ના પાડી છે ગુણાતાન સ્વામી કીધું છે કે નિયમની માળા સભામાં ન ફેરવી તે વખતે કથા વાર્તા સાંભળવી પણ એમણે કીધું કે ભગવાનની દયાથી મારો મંત્ર જાપ ચાલુ હોય છે અને મને કથા બધી સંભળાય સમજાય છે જ્યારે હું ક્યારે બંધ કરું કોઈ નવો પ્રસંગ આવે તો તે વખતે હું માળા એટલે જાપ બંધ કરું ને હું સાંભળું બાકી જે પ્રસંગ મેં સાંભળી લીધો હોય એ પ્રસંગ માટે મારે આ બંધ કરવું પડતું નથી પછી મેં બીજું પૂછ્યું તમને અનુભવ કેવો થાય કે સ્વામી કાયમ શાંતિ રહેશે અખંડ શાંતિ બીજી કોઈ તકલીફ છે જ નહીં કાંઈ કરતાં કાંઈ નહીં નિરાજ છે તૃપ્તિ છે આ જુઓ આ લાભ થાય છે આપણે યોગીજી મહારાજની વાત કરી તો સાક્ષાત બ્રહ્મ હતા આપણે સમજાવવા માટે કીધું જે સંતો જે હરિભક્તો કોઈ પણ એક્સ વાય ઝેડ બહારની વ્યક્તિ એ જો શ્રદ્ધાપૂર્વક કરીને જીવનમાં અવશ્ય લાભ થાય અમદાવાદની અંદર એક યુવક છે અમરીશ પટેલ કરીને અમરીશ પટેલના દાદા રસિકભાઈ આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી હતા અને એ રસિકભાઈના દાદા કુશાલ દાદા એ ભગતજી મહારાજના યોગમાં આવ્યા હતા મૂળ નાર ગામના હવે આ અંબરીશ નિર્મા એન્જિનિયરિંગ કોલેજની અંદર અભ્યાસ કરે અને એની અંદર બહુ સારો નંબર આમનો પણ બોર્ડમાં નંબર આવેલો કોમ્પ્યુટરની અંદર બહુ જ સારા માર્કે પોતે engineering B B computer engineer થયા હવે એમના અંતરની અંદર માસ્ટર્સ કરવાની ઈચ્છા હતી અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશન પણ એમને એમઈ e કરવું નહોતું એને એમએસસી કરવું હતું અને રિસર્ચ વર્ક કરવું હતું એના એક મિત્ર હતા નયન કરીને હવે આ રિસર્ચમાં જવું હોય આપણા દેશની અંદર સારામાં સારી કોલેજ કેટલાક ક્ષેત્રોની અંદર આઈઆઈટી કરતાં પણ આ કોલેજ સારી ગણાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ આ બેંગ્લોરની અંદર આ એક કોલેજ છે જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ કરાવડાવે છે અને બહુ જ આઈઆઈટીમાં પણ તમને એડમિશન જો મળ્યું હોય પણ ત્યાં તમને એડમિશન પ્રાપ્ત ન થાય તો અમરીશા મનમાં ઈચ્છા કે મને એડમિશન મળે મારા મિત્ર નયન છે નયનને પણ એડમિશન મળે એવી ઈચ્છા બને પ્રયત્ન કરતા હતા એના માટે ઓપન એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવી પડે હવે બન્યું એવું નયનને કોલ આવ્યો પણ મનની અંદર તું મને લેશે કે નહીં લે શાહીબાગ મંદિરે ગયા ઠાકોરજી પાસે ઊભા રહ્યા પ્રાર્થના કરી અમરીશે અને અમરીશે પ્રાર્થના કરી અને બરોબર ધૂન કરી કે મારો મિત્ર નયન છે એને ઇન્ટરવ્યૂમાં વાંધો ના આવે કોઈ તકલીફ ન પડે એ પાસ થઈ જાય અને ત્યાં ધૂન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ દિલથી શ્રદ્ધાપૂર્વક ધૂન કરી હવે જો થાય છે શું અમરીશના મનમાં તે વખતે એક વિચાર એવો આવે છે એનો મિત્ર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કરેલું અમરીશે કમ્પ્યુટરનું કરેલું એકદમ જ પ્રેરણા થઈ એ કે તારે છે ને મેથેમેટિક્સ છે ગણિત થોડું કરવું જોઈએ પહેલાં કીધું ભાઈ ઈસીનો એન્જિનિયર છું મને ત્યાં પ્રશ્ન પૂછશે ઈસી ઉપર પ્રશ્ન પૂછવાના મને કાંઈ મેથેમેટિક્સના પ્રશ્ન પૂછવાના છે નહીં મારે કાંઈ જરૂર લાગતી નથી અમરીશ કે મને એમ લાગે છે કે જરૂર લાગે હું તારા ઘરે આવું એક જ કલાક પછી એને જવાનું હતું એક કલાકમાં જેવું સૂજે એવું મેથેમેટિક્સ અમરીશે નયનને શીખવાડ્યું તેઓ તો ખબર ન પડી કે મારા મનમાં પણ વિચાર આવતો હતો આને શા માટે ગણિત શીખવાડું છું ઇન્ટરવ્યૂમાં ઓછા મેથ્સના પ્રશ્ન પૂછવાના છે પછી ખબર પડી ઇન્ટરવ્યૂ પૂરો થયો એને ગણિત સિવાય બીજા કોઈ પ્રશ્ન પૂછ્યા જ નહોતા ઇન્ટરવ્યૂમાં એટલે એ જ પ્રશ્ન પૂછ્યા જે અમરીશી શીખવાડેલા એક કલાક દરમિયાન જે થયું પછી ખબર પડી કે આ સ્વામિનારાયણ મંત્રનો જે પ્રતાપ હું શ્રદ્ધાપૂર્વક કરું એનું કારણ આ બીજું એને પોતે અનુભવ થયો એટલે ત્યાં આગળ આજે રિસર્ચની મેં તમને વાત કરી ને તો રિસર્ચની અંદર આખા દેશમાંથી લગભગ ચારસોથી ચારસો પચાસ છોકરાઓને બોલાવે એમાંથી માત્ર ચાર કે પાંચ છોકરાની પસંદગી કરે અંબરીશને ઓપન એન્ટ્રન્સ પરીક્ષામાં જે નંબર આવેલો એ ત્રણસો ને પંચોતેરમો નંબર આવેલો અને સાડા ચારસો છોકરાઓને બોલાવેલા હતા એ ચાર પાંચમાં આવે એને લેવાના હતા અને ત્યાં આગળ ગયો કે મારા મારો આધાર તો બાપા છે શ્રીજી મહારાજ છે ખૂણામાં જઈને ધૂન શરૂ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે શરૂ કર્યું અને એ ધૂળના પ્રતાપે એટલો બધો આત્મવિશ્વાસ આવ્યો મન એટલું બધું સ્થિર થઈ ગયું અને હું જેવો ઊભો રહ્યો ધર્મ આ જેને કહે ને ધુરંધરો બધા હતા સામે અને જે પ્રશ્ન પૂછે ફટાફટ ફટાફટ જવાબ એક પણ જવાબ ખોટો પડ્યો નહીં આની પસંદગી થઈ અને ત્યાં આગળ માસ્ટર્સ એણે કર્યું પણ બીજા વર્ષની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કર્યું એક નવો જ વિષય હતો નવા વિષયમાં નવેસરથી કરવાનું હતું તે વખતે મૂંઝવણ હતી એના બધા મિત્રોને થયું કે હવે અમરીશ છે આમાં એને ફતેહ પ્રાપ્ત નહીં થાય ફરી વખત સ્વામિનારાયણ ધૂળનો આશરો કર્યો અને જ્યાં ધૂન લગાવી જ્યાં સ્મરણ કર્યું એટલું સરસ પેપર ગયું એના સાહેબે આ પેપર રીડ કરવા માટે અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કૃત્રિમ બુદ્ધિ એના પરની એક બહુ મોટી પરિષદ હતી એ પરિષદની અંદર કીધું તું જા અને આ પેપર છે પેપરનું રીડિંગ કર વાંચન કર અને અમરીશ ત્યાં આગળ ગયો હવે આજો આ લૌકિક વાત કરું છું ભૌતિક પણ લાભ થાય છે વિશેષ તો આધ્યાત્મિક છે આધ્યાત્મિક લાભ પણ થાય યોગી બાપા ગોલ્ડનની અંદર મહાપૂજા પછી ત્રણ સંકલ્પ કરતા સાધુ વધે બીજો સંકલ્પ કરતા સત્સંગ વધે ત્રીજો સંકલ્પ કરતા લક્ષ્મીના ઢગલા થાય હકાકાચર કે ત્રણમાંથી એક માએ આમાં કંઈ થાય એવું લાગતું નથી એક સાધુ આવે છે ને એક સાધુ જાય છે પૈસા છે પૈસા સિલકમાં અઠારાનું રૂપિયાનું સિલક છે એમાં ઠેકાણા નથી અને સત્સંગમાં આ ગોંડળ અવડું મોટું મંદિર પણ લોકો સત્સંગ કરવા માટે આવતા નથી એ હકાકાચારે જોયું એમને પ્રમુખ સ્વામી લંડન લઈ ગયા અને ત્યાં બધું સત્સંગ જોયો અને બે હજાર છની સાલમાં જ્યારે બોચાસણમાં શતાબ્દી ઉત્સવનો પહેલાંનો જે ભાગ હતો એ આવ્યો જ્યારે હકા ખાતેને એમ થયું એમનો દેહ રાખ્યો પડી જવાનો હતો એની નજર સામે આ જોયું કે બ્રહ્માંડમાં સત્સંગ છે એ થશે લક્ષ્મીના ઢગલા થશે સાદુ વધશે આ બધી વાતો એ મૂર્તિમાં આપણને દેખાય છે હમણાં જ કોઈ કે પ્રમુખ સ્વામીને વાત કરી કે શરૂઆતમાં તો આપ બધા યુવકોને મળતા કિશોરોને મળતા પર્સનલ ટચ હતો આપનો સ્નેહ પ્રાપ્ત થતો તે ઘણા લોકો સાધુ થવા માટે આવતા અત્યારે તો દર્શન દુર્લભ છે તો એ આ વખતે સાધકો નવા આવ્યા છે સાઠ જણા આવ્યા છે સાઠ નવા આઠસો ને બાસઠ તો થઈ ગયા છે યોગી બાપા સંકલ્પ કરીને કઈ ધૂન કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ જ ધૂન બીજી કોઈ ધૂન નહીં આજે પ્રમુખ સ્વામી મારો તો વિચાર કરીએ કોઈ પણ તમે જુઓ એક જ શસ્ત્ર બીજું કોઈ શસ્ત્ર નહીં ઘણી વખત ને સ્વામી પૂજામાં કંઈક બોલતા હોય ઓલો મણકો ફેરવે પછી પેલું પૂજાની અંદર પ્રસાદીનું વસ્ત્ર ડૂબાડે ત્યારે પૂછે કે શું બોલે છે ત્યારે સ્વામી કીધું બીજું શું હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બીજું કંઈ જ નહીં આ જ બોલતા હોય છે ભરૂચની અંદર આપણે ખરી ભક્ત એને દીકરો નહીં પ્રમુખ સ્વામી મહારાજે વિનંતી કરી કે સ્વામી મારે કોઈ દીકરો નથી સ્વામી બોલ્યા ને સ્વામી કે જાઓ મહારાજ આપશે પણ જો ખાલી બોલી લીધું એટલું નહીં માળા શરૂ કરી એ બાપાએ કોઈને વાત કરી નહીં રોજ એક વધારાની માળા સ્વામી કરતા સાત વર્ષ સુધી સાત વર્ષ છોડી નથી હા થોડું થોડું આપણે સમજાવે પણ છે હા કે આપણે કે આપણે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું કેમ થતું નથી પણ બાપા જેવા બાપા એ જો સાત વર્ષ માટે ધૂન કરતા હોય અને માળા કરતા હોય તો આપણે તો વધારે કરવું પડે ને તો આ તમે જો અને પછી દીકરો થયો એમને પ્રાપ્ત થયો મુંબઈમાં ઓગણીસો ને એંશીની સાલમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલાં એકસો ને નવ્વાણુંમું વર્ષ એ ત્યાં ઉત્સવ કરવાનો હતો હવે એ ઉત્સવમાં આપણે જમીન મળતી નથી ચોપાટી ના પાડી સરકારે આઝાદ મેદાનમાં મ્યુનિસિપાલિટી આપણને ના પાડી ક્રોસ મેદાનમાં આપણને કોઈ ઠેકાણે જમીન મળે નહીં હવે કરવું શું બાપાએ સંતોને કીધેલું ધૂન કરજો તે મુંબઈના સંતો રોજ રાતની સભા પછી પંદર મિનિટ ધૂન કરવાનો નિયમ એ ચાલુ ને ચાલુ અને મળે નહીં બાપા પણ ધૂન કરે અને આપણને ખ્યાલ છે ક્રોસ મેદાનની અંદર આપણને જમીન મળી ગોવન્સ ક્લબની જમીન હતી ઓગણીસો ને એંશીની સાલની અંદર એ ત્યાં આગળ એક ધામધૂમપૂર્વક ઉત્સવ થયો ઓગણીસો ને નેવુંની સાલમાં પ્રમુખ સ્વામી લંડન હતા રામ જન્મભૂમિ એનું ખાતમુહૂર્ત થવાનું હતું બાપા ત્યાં હતા બાપાને સમય ખબર હતો કે આ સમય થવાનું છે લંડનમાં સવારે ચાર વાગે રાત્રે સ્વામીએ સંતોને વાત કરી હરિભક્તોને વાત કરી સવારે ચાર વાગે બધા ઊભા થઈ અને હોલની અંદર ઠાકોરજી પાસે ધૂન કરવા માટે બધા આવી જજો તો રાત્રે બાર પછી સૂતા હતા અને સવારે ચાર વાગે બધા આવી ગયા અને ત્યાં આગળ ધૂન કરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ કોઈ એ સભામાં દેખાયા નહીં એટલે અમુકના મનમાં એમ થયું કે બાપા તો દેખાતા નથી અને ચાર ને ચાલીસ છે ને સ્વામી આવ્યા વીસ મિનિટ બધાની સાથે ધૂન કરી પાંચ વાગ્યા સુધી ધૂન કરી પછી યોગીચરણ સ્વામીએ વાત કરી રૂમમાં ચાર વાગ્યાના ઉઠેલા રૂમમાં ધૂન કરતા હતા એ જાગી ગયા હતા અને નિર્વિઘ્નપણે પાર પડે કોઈ તકલીફ ન પડે જો રાષ્ટ્રીય કોઈ આપત્તિ આવી હોય એના માટે પણ સ્વામી ધૂન કરે મહંત સ્વામીને જ્યારે એન્જિયોગ્રાફી કરાવી મહંત સ્વામી તો અમેરિકા હતા અને એજ્યોગ્રાફીનો પ્રોસેસ ચાલુ હતો અને બધી નળીઓમાં બ્લોક હતો પણ એકની અંદર હઠીલો બ્લોક હતો એ ગમે તેટલો પ્રયત્ન કરે થાય જ નહીં થાય જ નહીં ડૉક્ટરોએ મૂંઝાયા ત્યાંથી ફોન કર્યો મુંબઈમાં પ્રમુખ સ્વામી હતા વોકિંગ કરતા હતા અને તે વખતે ખબર પડી કે મનસન અત્યારે એન્જિયોગ્રાફી ચાલુ છે અને પેલું અંદર જતું જ નથી હઠીલો બ્લોક છે સ્વામી કે બધા અત્યારે આ બંધ કરો ગાવાનું ધૂન શરૂ કરો અને જેવી ધૂન શરૂ કરી ત્યાંથી દસ મિનિટમાં ફોન આવ્યો એ મનુવર થઈ ગયો છે પસાર થઈ ગયો છે દાખલ થઈ ગયો છે તરત જ એક જ આ છે ને શરણાગતિ છે આપણે એમ લાગે કે આ લૌકિક વસ્તુની આપણે પ્રાપ્તિ કરી છે એવું નથી આશરાનું એક રૂપ છે મારા જે વડતાલના પાંચમાં કીધું ન થાય તો કોઈ ધોખો નથી પણ બીજે કોઈ આપણે હાથ લંબાવતા નથી પણ આ જે પ્રસંગ છે પ્રસંગ બન્યો અક્ષરધામ જો જ્યારે અક્ષરધામની જમીન મળી ક્યાં મળી દિલ્હીની અંદર પચીસમી મેનો દિવસ એટલે પ્રમુખ સ્વામી મહારાજે જાંબુના બધા ઝાડવાઓ હતા ત્યાં એક તંબુ બાંધેલો હતો સંધ્યા આરતી કરી એટલે સંધ્યા આરતી પછી પ્રમુખ સ્વામી મહારાજે નવ સંકલ્પો કર્યા એ નવે નવ સંકલ્પો સિદ્ધ થયા છે સર્વોપરી થાય સ્વામી કે સરકારી દરબારી કોઈ અડચણો ના આવે પાણીનો પ્રશ્ન છે હલ થઈ જાય આ કામમાં સારા એન્જિનિયરો આપણને પ્રાપ્ત થાય પાણીનો પ્રશ્ન એટલે જે યમુનાનું કાંટું પાળો ત્યાં પાળો બનાવવાનો હતો એ કામ થઈ જાય પ્રદર્શન સર્વોપરી થાય હરિભક્તોને નાણાં ભીડ મટી જાય જે લોકો અહીંયા આગળ આવે એને શાંતિનો અનુભવ થાય આ બધા જ સંકલ્પો જેટલા પ્રભુ પ્રભુ સ્વામી મહારાજે કર્યા એ બધા જ સંકલ્પો સિદ્ધ થયા સ્વામીએ ધૂન કરી જો ચાલુ હતી સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલ્યો પ્રમુખ સ્વામી હતા લંડનમાં અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ ગયો સ્વામી કે ધૂન કરો બધા મંદિરોની અંદર બધા સંતોરી ભક્તો એ ધૂનમાં લાગી ગયેલા એટલે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા પહેલે ધડાકે આ વાત નીકળી જશે એ તો નીકળી ગયું કામકાજ પૂરું થયું પ્રમુખ સ્વામી દિલ્હી આવી ગયા તો એ વિઘ્નોની પરંપરા ચાલુ હતી ભૂકંપ થયો પ્રમુખ સ્વામી અંદર હતા નીચે ઉતર્યા બરોબર અક્ષરધામની સામે પંદરથી વીસ મિનિટ ભગવાનમાં લીન થઈને એક તારથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પછી થોડીક વાત કરી પ્રમુખ સાહેબ મહારાજે ગમત કરી સ્વામી કે આટલું બધું વજન આપણે શેષનાગ ઉપર મૂકીએ તો હલે કે ના હલે એટલે શેષનાગ થોડોક હલ્યો પણ વાંધો નહીં હવે સ્થિર થઈ ગયું હવે કાંઈ વાંધો નહીં આવે કોઈ તકલીફ નહીં પડે ત્યાં ધૂન કરી દિલ્હીમાં બાપાના રોકાણ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયેલો અને સ્વામીને સમાચાર મળ્યા સ્વામી કે બધા ભેગા થાવ અને ધૂન કરો કોઈ વિઘ્ન ના આવે બોમ્બ બ્લાસ્ટ બીજે થયો આપણે તો બધા માણસો ભેગા થવાના હતા ત્યાં પણ થઈ શકે પણ સ્વામી ધૂન કરાવડાવી સાહેબ કે કરો ધૂન વરસાદ પડ્યો તે વરસાદ પડ્યો બધા સાધનો લાઇટ દ્વારા આપણે જે કાર્યક્રમ કરવાના હતા સ્વામી કે કરો ધૂન વાંધો ના આવે અને સાધન બગડે નહીં એમાં કોઈ તકલીફ ના પડે કરો ધૂન કરાવડાવી સ્વામી કરો પછી એક બહુ મોટો સંકલ્પ એમણે કર્યો કે ત્રણેય મહાનુભાવો એક સ્ટેજ ઉપર ભેગા થાય એ બને જ નહીં રાષ્ટ્રપતિ ભારતના પ્રાઇમ મિનિસ્ટર વિરોધ પક્ષના નેતા અને ચોથા ત્રણનું કીધેલું અને લેફ્ટનન્ટ ગવર્નર ચોથા આવેલા ચાર જણા જોશી કરીને હવે આ કોઈ રીતે સેટ થાય નહીં દેવના પ્રોટોકોલ જુદા બરડી સિક્યોરિટી જુદી અને સ્વામી બધાને ભેગા કર્યા મિટિંગ કરી ઈશ્વર સ્વામી હતા ધર્મોત્સવ સ્વામી બોલાવ્યા આ બધું પેલા બ્રહ્મયારી સ્વામી મહેનત કરતા હતા એમને બોલાવ્યા આત્મ સ્વરૂપ સ્વામી હતા બીજા બધા સંતો હતા બધા ભેગા કર્યા સ્વામી કે કરો જૂન આ ત્રણ ભેગા આવે અરે ત્રણ ભેગા થયા અને અલૌકિક ઉદઘાટન જબરજસ્ત ઉદઘાટન થયું જો આ બધી વાત કરી આ તો મેં તમને કંઈક વસ્તુ માટે કોઈક મનોરથ હોય એના માટે પણ કાંઈ ના હોય ને તો પણ સંતોને સ્વામી આદેશ હરિભક્તોને આદેશ કરે કે ભજન કરતા કરતા જજો ચોર્યાસીની સાલમાં ગોંડલમાં સંતોની શિબિર હતી અજમેરા ફાર્મમાં એક ઉત્સવ હતો એ પત્યો સ્વામી કે બધા ચાલતા અત્યારે જવાના મંદિરે ભજન કરતા કરતા જજો આ આદેશ કર્યો પછી બે હજાર ત્રણની સાલમાં દિલ્હીમાં શિખરબંધ મંદિરની પ્રતિષ્ઠા છઠ્ઠી ફેબ્રુઆરીએ થઈ અને નવમી ફેબ્રુઆરીએ સંતો ગુજરાત તરફ જવાના હતા સ્વામીને મળવા માટે આવ્યા પ્રમુખ સ્વામી કે સંતો ભજન કરતાં કરતાં જજો ગાડીની અંદર આ એમને આદેશ આપ્યો વિજ્ઞાન સ્વામીએ ભજન કર્યું એવો વેગ લગાડ્યો ત્રણેય અવસ્થામાં ભજન થવા લાગ્યું એનો અર્થ એવો થયો કે આપણે પ્રેક્ટિસ કરીએ તો સ્વપ્નની અંદર પણ ભજન થઈ શકે અને સુશ્રુતિમાં પણ ભજન થઈ શકે અને એનાથી લાભ શું શ્રીજી મહારાજ દૂર ના રહે પ્રમુખ સ્વામી દૂર ના રહે અંતરમાં અખંડ શાંતિ થાય અમરા પડગા રોજ સવારના પોરમાં ઉઠા એટલે ઊભા બોલતા હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ગરડાથી આવ્યા સાંકળ ખકડાવી અને સાંકળ ખકડાવીને કીધું કોણ કે તમે જેનું ભજન કરો છો એમ પણ મહારાજ મને તો આ સ્વામિનારાયણ બોલવાના હેવા છે ટેવ છે શ્રીજી મહારાજ કે અમને આવવાના હેવા છે આજે પ્રત્યક્ષ હું તમને દેખાયો જેમ બાળક માને પોકારે તો માં દોડતા આવે એમ સ્વામિનારાયણ છે આપણી માં છે આપણા બાપ છે આપણે એમને પોકારીએ છીએ બાળક પોકારે અને માં તો દૂર હોય આ અણુએ અણુમાં છે બધે જ ઠેકાણે છે બધે ઠેકાણે આપણો અવાજ સાંભળે છે અને એ જો આપણે ટેવ પાડીએ તો ભગવાન આપણાથી દૂર ન રહે અને જ્યાં ભગવાન છે ત્યાં આગળ શ્રી છે સંપત્તિ સુખ છે આ લોક પરલોકનું બધું જ આપણને લાભ પ્રાપ્ત થાય તો આ પ્રેક્ટિકલી આપણે સમજવાનું એટલું કે મહિમાએ સહિત આપણે પણ નિરંતર ભજન કરવાની આદત પાડી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય